પ્રાપ્ત કરતા નથી પ્રાપ્ત કરેક્ટ છે કે કરતા હોવા છતાં આ કરતા છે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ કરતા છે છતાં પાછો અકર્તા રિયલ વ્યૂ પોઈન્ટ થી કરતા છે પણ એને લેપ લાગવાનું કારણ એટલું જ છે કે બે દ્રષ્ટિથી જોતો નથી એક જ દ્રષ્ટિ કરી નાખે છે કે હું કરતા જ છું શું કરી નાખે છે ભ્રાંતિ હું કરતા જ છું અકર્તા પદ ભૂલી જાય છે હું કરતા જ છું એમ માણસ છે એટલે લેપ લાગે છે આ બંને વ્યૂ પોઈન્ટ થી જોઈએ અને વેપ લાગે લેપ લાગે જેમ છે તેમ જુએ અને તેમ માને અને તેમ વર્તે તો લેપ લાગે આ જગત આખું છે તે હું કરતા જ છું એક જ પદ માને છે હું જ છું આ એ જ ભ્રાંતિ છે જ્યાં પોતે નથી ત્યાં પોતે અનુપ્રણો નો આરોપ કરીને હું જ છું એમ માને જ છે સમજાયું આપને ઉજ્જવલ સ્વતંત્ર રીતે પ્રકાશતું નથી આત્મા પ્રકાશ છે તો તે પ્રકાશે છે પણ ભૂતગલમાં પણ શક્તિ છે અને તે ઉર્જા શક્તિ એ જ આત્માની છે મૂળ સ્વરૂપે આત્માની

અલ્લાદની એટલે આનંદમય શક્તિ હા ચેતન મેટર એન્ડ એનર્જી નો ભેદ હાલના વિજ્ઞાને નાબૂદ કર્યો છે બધું ચેતન છે જગત પણ મૂળ સ્વરૂપે ચેતન છે જગત આત્મા પરમાત્મા નિર્ગુણ છે અને સગુણ રૂપે તે જગત સ્વરૂપે જગત થયો છે પોતાના નિજાનંદ મતે જગત સ્વરૂપ ભોગવતો હવે આ બાબત જે છે ને આટલી જ બાબત જ્ઞાનીય અને જગત ના અજ્ઞાન અજ્ઞાન કેમ ફીટતું નથી કારણ કે આ એકલો જ પ્રશ્ન મૂંઝવતો પ્રશ્ન છે જગત ને કે આ જગત કેવી રીતે થાય કેવી રીતે આવું કેમ કર્યું બને આ છે વિજ્ઞાન છે આ વિજ્ઞાન થી બન્યું છે અને જગત કલ્પનાઓ જાત જાતની કરે કોઈ બનાવનાર છે કોઈ આમ થયું છે તે આમ થયું છે કલ્પના આ જગત કલ્પના વાળું નથી વિજ્ઞાન છે આટલું અને વિજ્ઞાન થી જેમ એસ ટુ ઓ તે ભેગા થાય એટલે પાણીનો મેકરની કઈ જરૂર ઉપરથી છૂટી પડે છે ને ભેગા થાય બે જુદા જુદા તત્વો હતા તો ભેગા થવાથી અને બીજા સંજોગો ભેગા થવાથી ઠંડી રહી ત્યાં તૂટી પડે છે એ રીતે વિજ્ઞાન આ જન્મ બધું જ વિજ્ઞાન ફક્ત